કાયમ નો ખરો પણ બદલાયા હતા પેલા પેલા બદલાયા હતા કાયમ આ વિમાન બદલાયા કરે ચંદ્ર સાહેબ નો પેલા બદલાયા કરે એ બુદ્ધિ ની ચીજ નથી એ બુદ્ધિ બહારની હતી સાયન્ટિસ્ટ બુદ્ધિ છે બુદ્ધિ છે કે છે બુદ્ધિ જ બધું ઘણું છે બુદ્ધિ સિવાય બીજું કોઈ વસ્તુ નથી બુદ્ધિ ને મોટી અગત્યની વસ્તુ માને છે બુદ્ધિ એ અગત્યની વસ્તુ છે ને હા પણ બુદ્ધિ ના આધારે છે ને બધું બુદ્ધિ ની બહાર જવું પડે ફૂલ લાઈટ છે મારી બુદ્ધિ ખરાબ થઈ ગઈ એટલે ફૂલ લાઈટ મારા હોય મારી બુદ્ધિ બિલકુલ ખરાબ થઈ ગઈ હોય એ બુદ્ધિના ઉપરના અસરમાં ગયો soul light. બુદ્ધિ એટલે શું ફૂલ લાઈટ એટલે શું ડિફરન્સ શું ડિફરન્સ થાય લાઈટ એટલે સંપૂર્ણ બુદ્ધિ એટલે એમાં થઈ જવું મારા બુદ્ધિ ની ઉપર જવું જોઈએ બુદ્ધિ જાતિ પણ આ બુદ્ધિ આ પ્રકાશ છે અને પેલો પ્રકાશ છે જ્ઞાન અને બુદ્ધિ નો ફેર there is difference in જ્ઞાન અને બુદ્ધિ બુદ્ધિ એટલે ઇન્ડિરેક્ટ ઇન્ડિરેક્ટ પ્રકાશ અને જ્ઞાન ડિરેક્ટ પ્રકાશ ડિરેક્ટ પ્રકાશ થાય ઇન્ડિરેક્ટ તે ઇન્ડિરેક્ટ પડે તો એ રીતે આત્માનું શરીરમાં વચ્ચે ઇગોઇઝમ છે આપવાથી વચ્ચે ઇગોઇઝમ ઇગોઇઝમ થ્રુ પડે એ બધું જ છે ઇન્ડિરેક્ટ બધા ઇગોઇઝમ ના અને જ્યારે ઇગોઇઝમ ના હોય ત્યારે ડિરેક્ટ પ્રકાર ખરા ત્યારે ડિરેક્ટ પ્રકાર થાય દાદા ઇગોઇઝમ વગર નો પ્રકાશ મફત મળે એટલે કિંમત જ નથી દાદા ઇગોઇઝમ વગર નો જે પ્રકાશ છે એ આ બુદ્ધિગ્રાહ્ય નહીં મળે એટલે એની કોઈ લોકોને ખબર જ ના પડે કે આ લોકો નથી લોકોનું કામ જ નહીં ને લોકોને તો બુદ્ધિ ને છે બધાને કામ ના હોય આખા ધોરણ એક જ માં પહેલો હોય ને ત્યાં બધા ને પહેલા પહેલા લાવે છે એવો હોવો જોઈએ માર્કેટ બધી ચાલે છે માર્કેટ મદદ ગમે તે ભાવ વેચી જાય ના હોય ત્યારે ના પણ સમજવું પડે ને ચોક્કસ مارج پوچھے وغیرہ بغیر وغیرہ બુદ્ધિ વગર ના કેવી રીતે થવાય ઇગોઇઝમ ખરાશ એટલે બુદ્ધિ વગર થઈ જાય ઇગોઇઝમ ખરાશ થઈ જાય ઇગોઇઝમ તમારું બાહિયાતી છે એટલે તમને આત્મા યાદ રહેશે હવે આટલું કાઢ્યા થયું ત્યારે છે ડિસ્ચાર્જ ઇગોઇઝમ રહ્યું તમારું તે ડિસ્ચાર્જ ઇગોઇઝમ ખરાશ થઈ જાય એટલે બુદ્ધિ બંધ થઈ بہت مساوی گاڑی لائے ગાડી જોઈને એમ કે છે કે આ કર્મો બધા પૃથ્વીરાજ બહુ સતાવે છે આ ગાડી જોઈને બધા ઝંડો લઈને કર્મો ઉભા થઈ જાય છે ગાડીમાં જોયેલું છે જૂનું છે તો વધારે પીપલ માટે વિચાર માટે હોય છે ને આ તો બિલકુલ થોટલેસ માણસ હોય ત્યારે માટે બોલબાતે આપેલી એમનો બહુ સારો ટેકો આપ્યો જયારે મહાદેવા થઈ ગયા હતા એ કહે હું કઈ દવા ધર્મ સ્થાપન નહીં કરતો પુષ્ટિ આપું છું પોતા પણ મોક્ષ થયો તેવી આશા રાખવી નહીં એવો મોક્ષ થયેલો નથી આ બધા ભગતો ઘણા થઈ ગયા પણ ભગતો મોક્ષ ના માર્ગ પર આવી ગયા છે ફરી આગળ ઘૂસે ગયું પરિવાર વાર બોલા પડે શું દારૂ સારી ચાકર જતા છોકરા મજા કરી બધા નામ પર કઈ બી મોત પહેર્યા પિચકારી કરે ગયો જમાનો એના કેવું બ્રહ્માંડ છે કયા કયા બ્રહ્માંડ કયા કે કયા મનુષ્ય રહેવા લાયક ભૂમિકાઓ આવી પંદર સુધી છે ચૌદ લોક નો છે એ આવી રીતે છે માણસ ઉભો હોય લાવો કાગળ આવો ફોટો આપણે વિરોધ કરો ઓકે ઓકે પણ જેટલા પોળા થાય એટલા પોળા થાય નામ ગોર્યો ભાઈ એવું બ્રહ્માંડ છે બ્રહ્માંડ જગત એમના તો પ્લાન માણસ ના જેવું જ છે અરે અહીંથી નીચેના સાત લોક છે સાત લોક એને દાંત પાતાર કે છે દાંત પાતાર છેલ્લો હવેલો પછી ઉંમરના ઉપરના બે બે લોક છે પણ એમાં ગણાતા નથી લોકમાં ગણાતા નથી બે દેવ રહેશે એની બધા મનુષ્ય લોકો અને પછી આ સાથે ઉપરનો ભાગ છ છ ભાગ દેવ લોકો દેવ લોકો એટલે છ વાગે આઠ થશે એને ચૌદ વચ્ચે બધેલો કહેવાય બધેલો મનુષ્યો અને જાનવરો બધા જીવ માત્ર ઘણા ખરા અને આ નર્ક લોકો કહેવાય નર્કના અને આ સ્વર્ગના અને તીર્થ ક્ષેત્ર ક્યાં આવ્યું દાદા શિક્ષક આમાં આત્મા લેવલ બીજા કઈ જો ચોકડી ગાલીએ અને વાગે રાત્રે ચોકડી મારીએ ખબર પડે જાગે એટલે ત્યાં છે અને વાત આપી લે ખબર ના પડે એમાં નથી આલા થઈ વધેલા હોય તેમાં નથી કાપી નાખે લખવા નથી બધું બતાવ્યા પછી મોક્ષે મોક્ષમાં જવાય تو مکھی رکھا یادگی مکھی رکھنا ایک لوگ چیتر آر کیا મધ્યલોકમાં જાય છે મધ્યલોકમાં મધ્યલોક બધો ગોળ છે ગોળ છે બાકી મોગ થાય ને પછી ક્યાં જાય એ જ પોતાનું કામ પોતાનું ઘેર ગયા પછી ક્યાં જાય તે બ્રહ્માંડમાં કેટલો જાય. ટાઈમ છે થઈ ગયા દાદા બ્રહ્માંડની બહાર ને દાદા હમ? બાર વાગ્યા. બાર વાગી ગયા દાદા બાર વાગ્યા ચાલો. બાહ્ય ભાવ બાહ્ય ભાવ એટલે શું દાદા? બાહ્ય ભાવ એટલે શું દાદા અંદરનો ભાવ અંદર માં દાદા રહ્યા કરે ને બહારના ભાવમાં દાદા રહ્યા કરે આખો દિવસ ભરત ની વાત કરી ને એને બાહ્ય બાહ્ય ભાવમાં દાદા આખો વખત રહ્યા અને ભાગીએ છીએ Thank you. રોગો ના છે થઈ ગયો આઠ નવ વર્ષથી નોકરી કરે છે થોડી થઈ ગયું થાય છે ધીમે ધીમે રાતે વાંચી વાત ધ્યાન કરે દાદા દેખાય દેખાય છે એટલે એનું ફીટ થઈ જાય સારું સારામાં પ્રવીણ લાયેલા છીએ માલ અમે બધા લઈ જવાનું બરાબર લઈ લાવવાનું જોવા વાપરવાનું જોવા વાપરવાનું પાકતી નથી ખર્ચા કરે ઓછા થઈ ગયા બધા મારી વાત અને ખર્ચા ઓછા થઈ ગયા એટલે મારી ઈચ્છા થઈ જવું વિરાટનો તમારો વિરાટ બહુ જતો હતો એ સુખના માટે એવું કરતા સુખ તો કઈ મળતું નથી ના તો સુખ મળે માન્યતા નથી તાકાત હોય મને તાકાત માં એ નિમિત્ત છે નિમિત્ત એ હોય તો તમને ભેગું થાય કોઈ તાકાત વાળું ના થાય નિમિત્ત હોય તમે નિમિત્ત છીએ તમે તમારો તાકાત નહીં કોઈ નિમિત્ત ભેગા છે એટલે આમ દુઃખ થતું હોય ફરી અંદર હા પાછા આમ કરું બરાબર છે બરાબર મેં તો કરી ઉપાધિ લેવા માટે આવ્યો હતો સાદી વ્યાજી ઉભારી બધી લેવા માટે સારું અમને દુઃખી રહી નથી કઈ ત્યાં બધી વાત બોલી સહન કરે ને પછી રડે જ્યાં સુધી શક્તિ હોય ત્યાં સુધી સહન કરે અને પછી રડે દાદા આપણે કહ્યું કે આ લોકોએ બધા દુઃખ મને આપી દીધા છે તો ઇન્ડિયામાં બધા દુઃખ નથી આપતા તમને આ બધા રાખવું કે છે ઘણા બધા આપેલા આપે છે તો ઘણા કાચા ઘરે જ નહીં કાચા તો અહીંયા ઘણા બધા કાકા અહીંયા ઘણા દાદા કાકા હોય છે થોડા પાસે આ પૂંછારી વર્ગેલો જુદો પડી ગયો પૂંછારી ચોખ્ખો જીવો મળે ચોખ્ખા બધું ચોખ્ખું એમનું આપણા લોકોને મળે ચોખ્ખું ખાવ અહીંયાના ઇન્ડિયન અમેરિકન ઇન્ડિયન્સ ને ઇન્ડિયાના ઇન્ડિયન્સ ના ફરક શું અને એટલે આમ ઓલા ઇન્ડિયન્સ ઇન્ડિયન ઇન્ડિયન્સ ભારતના ઇન્ડિયન નાગરિક ઇન્ડિયન આ લોકો ઉલટા એટલે શું ભોગવા માટે આવેલા અને પોતાનું મગજ જાય પછી નહીં આપણે કંઈક વધી જાય હું બની ગયો એટલે આ છે તે ચાલુ રહી તો જરા મળે હતા બીજા તો બહુ એક માણસ છે બીજી કેટલો સોના છે રોડ પર છે બોમ્બે એટલે એ ગામમાં ના જવાય રોડ પર સુઈ જઈશ બોલે સુઈ જાય <laughs> એટલે ત્યાં જવું પડે બરોબર છે પૈસા અમારી પૈસા માં જતા ને તમે બધા શાંતિ ને સુખી થાવ રોડ બધું રહેવા રહેવાની છે ઘણું તો ને મારી પોતાની જાત કમાણી થઈ હતી ત્યારે બધાને કાર્ડ મોકલેલા એટલે એના માટે આ લોકો આપે તે વગર માગે વગર માગે આપે મારું ગુજરાતી થોડું કાચું એટલે પૂછવું પડે ને વૈરાગી લોકો વિતરાગી લોકો દેહ સ્વરૂપ છે અને જ્ઞાની પુરુષો ઉપાદન ઉપાદાન સંયોગી સ્વરૂપ છે જ્ઞાની પુરુષો ઉપાદાન સંયોગી સ્વરૂપ છે એ જરા સમજાવો આખા સૂત્રમાં મૂળ નિમિત્ત સંયોગ છે એ સમજાવો નિમિત્ત થઈ ગયા કોઈ આમ ત્યાં ન્યા કર્યું માં સમજ જાય મહેનત છે બધું મિત્ર એના જેવું મુક્ત કર્યા આ ડાક્ટર હોય એ બધું સાયન્ટિફિક થાય તો ભાગ્ય થાય તેમાં પેલો એક ટકો હું છું આ બહુ ગામાં લઈને આવ્યો છે વડી પણ હવે આગળ આવતા ભગવાન તૈયારી કરે એમ એવું કેવા મળે ભગવાન નહીં તું કમા એમ કમાય છે અરુણભાઈ કે છે આવી કોઈ કોઈ જગ્યા મળી નથી હવે જ્યાં બધું આખું અંધારામાં છે ખોટું નથી સ્ટેન્ડર્ડ સેકન્ડ સ્ટેન્ડર્ડ બે રૂપિયા બધું જે ત્રણ ચાર અભણ હોય ભણેલું તો ભણેલા ગોઠે ને તમારું ખબર નહીં તમે કોણ કરે તમે ખરેખર કોણ છો ખરેખર તમે જાણતા નથી તમે બહેને આવું બાપા બાપા એટલે પછી હા અરે કોઈ લોકો નથી સુધી સુધી કઈ જાણવા કોણ જેવું <laughs> <laughs> કોઈ સહી ના આવે ના એવું સહી રે એટલે છે એટલે તમે પોર્ટુગાલ જામા છે કે બધું જામા જ છે <laughs> પણ જાણ્યા પછી ડ્રામા કહેવાય ને ખબર કેવી રીતે પડે પણ ભાઈ પૂછે ને પરાશર ભાઈ કે ખબર કેવી રીતે પડે પોતે કોણ છે આ બધાને ખબર પડેલી બધાને ઘણા ખરા જયારે ખબર પડી જાય આ તો ખબર છે શું કરે جائے میں آگے اونچی نہ کری نہ کرتا کہ مار کے دار خرچے کرتے ہیں લાગે <laughs>